હું નથી કરતો ઠોકાડા હું નથી કરતો તમે તમારી માન્યતામાં ઠોકાડી છોકરી જણાવવા પ્રયત્ન કરો આ રીતે કોઈ દિવસ નવીનભાઈ મારી વિનંતી આપણે ઓપન અમારી આપણે બે એકલા ચર્ચા કરીશું એકલા ચર્ચા કરીશું કે તમને ટાઈમ જ હા એ બરોબર છે પણ જો આ બનાવ્યું હોય તો એની બિગિનિંગ થાય થયેલી હતી નહીં ચોક્કસ બરાબર ભગવાન બનાવ્યું ત્યાં બિગિનિંગ થઈ હતી એનો એન્ડ આવે ખરો એનો એન્ડ આવે ખરો જે વસ્તુ બિગિન થઈ એનો એન્ડ આવે ખરો આવે હા તો આ જગત તો અનાદિ એમ છે જગત કેવું ત્યારે જ કરે ચક્ર તો થોડોક દયા ખાવું ભગવાન બરાબર આ બે અનાદિ અનંત છે ભગવાન હું જાણું છું શું જાણું મને સમજાવું છે આ વિજ્ઞાન થી થયું છે તું એ ભેગું થાય વિજ્ઞાન થી ભરેલું હોય તો વિજ્ઞાન ઈશ્વરને માનતો વિજ્ઞાન વિજ્ઞાન એક આઉટર વિજ્ઞાન અવિનાશી તરફ લઈ જાય છે આઉટર વિજ્ઞાન વિજ્ઞાન નાશ તરફ લઈ જાય છે ની વાત કરો અધ્યાત્મ વિજ્ઞાન અધ્યાત્મ વિજ્ઞાન એની વાત કરો અધ્યાત્મ વિજ્ઞાન અધ્યાત્મ વિજ્ઞાન એક વિજ્ઞાન એક પોતાની સત્તા સંપૂર્ણ પ્રમાણે છે એ સંપૂર્ણ પ્રગટ થાય સત્તા શક્તિ શક્તિ ક્યાં છે આ જીવડા છે આ શક્તિ ક્યાં કોઈ માણસ જોયો શક્તિ વાળો આપણે જેલમાં ગાડે ને રડ્યું છે કોને મહારાજ કેમ કહેવાય છે અને આધ્યાત્મિક ના પરમ શક્તિ ઉત્પન્ન થઈ જાય જયારે કોઈ જગત જગતમાં નામ નહીં શકે વર્લ્ડમાં કોઈ એવી શક્તિ નથી કે એને નામ નહીં શકે તમે શરૂઆતથી દરેલો કરી એ આઉટર વિજ્ઞાન રૂપે સર્વ દરેલો કરી મારી શરૂઆત જ દરેલો કરી શરૂઆત બિગનિંગ દરેલો તમે વિજ્ઞાન તમે આઉટર વિજ્ઞાન નું કહીએ શરૂઆતમાં જે ને ક્રિએટર ને આ નથી ને બધું પેલી વાત છે ને કે આ કોણ ક્રિએટર છે ભગવાન એ બધી વિજ્ઞાન મેં ધાર્મિક રીતે ચર્ચા કરવા શરૂઆત કરી તમે તોડી પાડી તમે છે જ નહીં આ સદુપર એવી વસ્તુ છે જ નહીં આ હકીકત વાસ્તવિક એવું છે તમારી માની ફોરેનના સાયન્ટિસ્ટ ફોરેનના સાયન્ટિસ્ટ હતા તે અમેરિકા ભેગા થયા ત્યારે મને કહે છે અબજ માણસો માનીએ છીએ કે God is creator of this world તો કોણે કહ્યું ક્રાઇસ્ટ કે છે ક્રાઇસ્ટ તો આ જેટલા ચાર વેળા છે સંપૂર્ણ જાણે છે તેથી તો બીજા બાર પંદર બાકી છે તમે કદી શું અને ઇનર વિજ્ઞાન બધું કરો છો તમે પેલા કઈ રીતે આની દરેલ થઈ શકે ની માન્યતા ઉપર આધારિત ઈશ્વર છે કે નહીં ઈશ્વર ઈશ્વર ઈશ્વર ઈશ્વરને તો હા છે એમને પહેલું એક પહેલું સમજવું છે એમને કે આપ ઈશ્વરને માનો છો કે નહીં ઈશ્વરને માનું ઈશ્વર ઈશ્વરને જોડે પહેલો છે વાતો કર્યા તો એક ક્ષણ દેહ નો પછી પછી વાત કરો ના એ જે વિજ્ઞાની ને એ આધ્યાત્મિક સર આપણે આપણો દેહ નક્કી કરી દેવો છે કોઈ કે છે નવીનભાઈ પેલા પોલીસ વાળા તમને ખોળે છે કે તો પોલીસ વાળા કે અમારે પાસે સામાન થતા થાય આ આવા શું કામ નહીં કોઈ પણ માણસ આપણને હરકત કરી શકે એ માણસે શું કામ લીધે કોઈ પણ શક્તિ હરકત ન કરી શકે એ શક્તિ કરી છે એટલી બધી શક્તિમય બનેલી છે હું દેખું છું પણ તેના ઉપર પાછા કલર કર કર્યા કરે નવા કવર કર્યા કર્યા કરે પાછા સ્વાદાનો ગુનાનો ગુનાનો કવર કર્યા ફાયદો થાય એનો કવર ઉતારીને ફાયદો થાય આખા મનુષ્યની જિંદગીને રેપ કરે પણ સાથે જ હતા દીકરો છે હા એનો છે હા પપ્પાને ચૌહાણ ચૌહાણ રાજપૂત ઓહો સાહેબ આ લોકો નો ક્ષત્રિય ધર્મ છે આ આ મોક્ષ એ ક્ષત્રિય ધર્મ છે શું છે હા આ તમને વેરો શક્તિ આવું ઘર જો તમે ગ્રહણ કરી શક્તિ છે આ કેમ થાય છે પાર તમે છે શક્તિ છે પાછી ખરા દિલથી કહો છો ખરા દિલથી કહો છો મને સમજાય તમને લાગે શક્તિ પાર્વતી છે દાદા અમારી ઓફિસમાં દાદા અમારી ઓફિસમાં સૌથી શક્તિશાળી એ છે અમારી ઓફિસ નો ભારે છે પ્રગટ થયેલી છે પણ પ્રગટ થવાની પાર કોઈ શક્તિ પડી છે વર્લ્ડમાં કોઈ નામ ના રહી શકે અને અહંકાર ના હોય અહંકાર એવી અહંકાર જ્યાં આગળ છે ત્યાં આ અહંકાર એ નિર્બળતા મારા બુદ્ધિ નહીં મને નિર્બળતા નથી મતલબ તમે ગાળો કરવું ગારો પડનાર ઉગણ ગાર નહીં પડશે પણ મને એવું વધે ના વખત ઢોલ મારી જાઉં તો કામ કરો નહીં પડશે હા મેં કહ્યું આ શક્તિ બહુ છે સારી પાર આ તમારા સ્ટાફના બે જણ દેખાયા તમે એક આને બીજા છે સ્ટાફમાં જાતે જ આવું કાર્ય વિજ્ઞાન ખાલી કરવા માટેની એવી કોઈ વિધિ ખરી કે આવું વિધિ કરીએ તો અમારું ખાલી થઈ જાય નહીં એક વિધિ બીજી કશી વિધિ નહીં મનમાં નક્કી કરવા કરતા બધું દ્વાર્યું હોત તો આ સહેજે અડચણ હોત નહીં ને હા અડચણ વગર ખોટું જોવાનું છે જે જાણ્યું છે બધું ખોટું જાણ્યું છે આથી ના જોવાની હોત તો સારું પડે ના જાણ્યું એક માણસ ના દોડ્યું હોય રસ્તો ચાર રસ્તા પર બેહી રહેલો હારો પણ હજુ ઊંધે રસ્તે ચાર ચાર કરે એના કરતા બેહી રહેલો હારો એ ચાલી ની પાસે ઊંધે રસ્તે પાછું આવવું પડશે પાછું આવવું પડશે એ દાદા અમારા જેવાને તકલીફ અમારી હાજરી ભાઈ કહી દે કે ભાઈ અત્યાર સુધી હું કઈ આ જે જ્ઞાન હતું તેને જ્ઞાન સાચું માની સાચું પણ એ મને કઈ દુઃખ આપ્યું નથી માટે જ્ઞાન ખોટું છે એટલે કઈ જાણતો નથી હવે મને કઈક મારા આપતા સંબંધી જ્ઞાન આપો આટલું જ માગવાની જરૂર છે બે બે બે બની શકે ને ના બની મારી પાસે છે તમે આવો એક ભાઈ એવું જ કહેતા હતા જી વિનય બધો કરે આમ લાવા થઈને નમસ્કાર પણ મારી પાસે છે નાખી કેમ દેવું કરું મારે કઈ જરૂર નથી તમે એસી સાથે લાવી પૂછજો ગેસ એટલે હું તો લાગે અને પછી જો ભાઈ ગળા પર પોતાય તો ફરી આવજો ગળા પર થાય જેને ગળા પર થાય છે એને કિંચિત માત્ર જાણવું અને મુસલમાન કળા પર થાય નથી થતો કેટલા કેટલાક મુસલમાનોને એને કંઈક જાણ્યું છે પ્યાલા ચાર ફૂટ્યા અને અવાજ આવ્યો કે ભાઈ કડાપો થાય મોડે બોલવું એ કડાપો કહેવાય અને કોઈ બધા બેઠા હોય મોડે ના બોલે તો અચંપો કર્યા આ બે હોય તો હજી કશું જ જાણ્યું નથી અને નો માથે ભાર બેઠા ભર્યો કર્યો માથે ભાર લઈ આજ મારા સાહેબ આવ્યા હતા સર આપડે કોટી કોટી ના અરે કોટી કોટના કોટી નાગાના ઉપાસરી નથી એને કહ્યું ભાઈ કશું જોવાનું કે આ નથી જોવાનું કે જોવાનું હોય તો આ બેઠા તો ના હોય પચાસ પચાસ બહુ સારા હતા સરળ અમારે કોઈ ઉકેલ આવેલો જય મેં કાલે આવી જાઉં ના રાતે રહેવું પડે ને મારે રાતે રહેવા ના દે ફરી વ્યવસ્થા કરીએ ફરી વ્યવસ્થા કરીએ બે જણ હોય ને અને આપણું બંધાય ત્યારે મને પહેલો બધા પહેલો આમ બે બે જઈશ ત્યાં એ દાદા એવા કેટલાક હોય કે જે અંદર મુજાયેલા હોય હા એ બંધાય તો હો હો સાધુ એક મહિના અંદર ભેગા થઈ જાય આપણું વાંચન વાંચી બહુ લોકો કરતા ગયા હોય જ નહીં ગજમતમાં લાભ જ ના હોય ગજમત હા પણ કઈ ના હોય ચડેલા છોકરા ચડેલા તો ખાવા પડે ના હોય તારે તારા નામ તારે તમને ચેક નહીં મળે કઈ નહીં ધમકી તો હોય તો આઠ હજાર રોજ હજાર બંધ થાય <laughs> સંયમ જ નથી આઠ હજાર દસ છે સંયમ જ આ તો લોક ક્યાંક સંયમ છે લોકો બજારમાં જે ચાલે એ ખરું વ્યવહાર કેવાય વ્યવહાર કહેવાય ઘઉંમાં તો ચાલીસ ટકા કોકરા હતા ઘઉં જ કેવા પડે ઘઉં જ કેવા પડે કોકરા વાળા ઘઉં નાખે ઘઉં જ કે કર્મ જે ઉદયમાં આવવાના છે તે કર્મોને કોઈ તપથી અગર એવી કરીને એની ઉદીર ના થઈ શકે એટલે વહેલા એને પકવી શકાય અહંકાર હોય થઈ શકે અહંકાર તો થઈ શકે અહંકાર જ્ઞાન લીધા પછી ના થાય જ્ઞાન લીધા પછી ઉદીર્ણા ના હોય સહેજે સહેજે બધું એની વચ્ચે ખરાબ થાય ડકો જ ના ઉદીર્ણા એટલે ડકો ડકો ઉદીર્ણા એટલે ડકો વિશે સમજ લેવું ઓગણીસો ને ને સિત્યાસી બધી વરસાદ પડવાનો સિત્યાસી વરસાદ પડવાનો જી હા તે અત્યારે ચોરાસી નો ઉદીણા કરવી અને અત્યારે ચોરાસી વરસાદ પાડવો એના જે ઉદીડા ઉદીણા સિત્યાસી માં ના હોય વરસાદ પછી તો કામ તો પ્રયા થઈ ગઈ અત્યારે એની વેરે પાકે એવો છે પણ છતાં એને પકડવો વહેલો એટલે પરાળ નાખીને આ જેમ કેરામાં થતો એ ચીરા વાટી નાખે છે ને પકવી નાખે એવું પકવે છે પકવે તો છે પકડાય છે લાગે હા ઉદેલા બોલાય ઉદીર્ણા કેમ કરી કે ઉદીર્ણા કેમ કરી ક્રમ કેમ કરી અને આપણે અહીંયા ઉદીના શબ્દ જ ના ઉદીના શબ્દ ઉદીના અજ્ઞાની નો હોય ઉદીના અજ્ઞાની નહીં અજ્ઞાની ને ઉદીના જ્ઞાની ને તો કામ ખપાવવાનું ના હોય એ કે છે જ્ઞાની ને તો કર્મ ખપાવવાના ના હોય જ્ઞાની ને તો કર્મ ખપાવવાના ન હોય એટલે એ ઉદીર્ણા ના કરે પણ અજ્ઞાની ને તો કર્મ ખપાવવાના છે એટલે એ ઉદીર્ણા કરે ને કરે દરેક ઉપાય ઉપાય કર્મ બંધાય ઉપાય કર્મ બંધાય કોઈ પણ જાતનો ઉપાય એ કર્મ બંધાય એ ઉદયના ઉપાય છે ઉદેદા એ ઉપાય છે ને એને લીધે કરવું એ દાદા એ કર્મ કેવું બંધાય એ જે ઉદીર્ણા કરવાથી જે કર્મ બંધાય એ કર્મ કેવું હોય પેલું આજે આપણે પેલું પતી ગયું અને નવી નવી જાતનું ઉભું થયું નવી પિતા પતાવી શકાય આવતા ભાવમાં પતાવી શકાય અત્યારે ઉકેલ આવી ગયો ને ઉકેલ આવી ગયો હા જૈન ધર્મ ને વાત સમજાવ ચાલે કોટ્યાથી અવતારે થી આવું અવતારે તો બુઝ્યો નથી બુઝ્યો નથી બુઝવાનો માર્ગ મળ્યો નથી બુઝવાનો માર્ગ પણ હજારો અવતાર સાધુ ના થાય ત્યાગી ના થાય આચાર્ય થાય પૂજવાનું તો રોકડું જ હોય વાર કેટલી લાગે દૂધ હોય ખોણ હોય લાકડો હોય દિવાળી હોય બધું પછી દૂધા બનાવો કેટલી વાર લાગે વાર લાગે મુક્તિ કઈ વાર હતી માર્ગ મળ્યો નથી મોક્ષ ની વાર ને મોક્ષ તો હેરા વહેલી વસ્તુ મોક્ષ આવે ખીચડી કરતા સહેલો હોય મોક્ષ ખીચડી કરતા ખીચડીમાં ટાઈમ લે એટલે દાદા મોક્ષ ને જે આપ જે સહેલો કહો છો એટલે એ હિસાબે કે મોક્ષ એ મારું મોક્ષ એ સ્વરૂપ છે મોક્ષ પોતાનો સ્વભાવ છે સ્વભાવ છે એટલે વિભાવમાં જવું હોય આ પાણીને હવામાં રહેવાનું હોય તો ચાર ચાર લીધી જાય બે ફૂટ ઊંચું કરવું હોય તો મુશ્કેલી થાય વિભાવ કહેવાય આત્માનો તમારો મોક્ષ આત્મા સંસાર વિભાવ કહેવાય વિભાવ બહુ ત્રાસ આ વાત થોડી સમજાય આત્મા આત્માનો સ્વભાવ જે છે એમાં ઠરે માણસ તો મોક્ષ કહેવાય અને વિભાવમાં પ્રયત્ન કરવો તો પુરુષાર્થ કરવો પડે સ્વભાવમાં ઠરા મારે કઈ પ્રયત્ન કરવાની જરૂર નથી પોતે સ્વભાવ સ્વરૂપ પોતે સ્વરૂપ કહે છે કે જે હોતું નથી કોઈ પણ પુસ્તક એવું નથી જેમાં આત્મજ્ઞાન હોય એટલે પુસ્તક ની માહિતી ના આધારે આ ભેગું કરેલું હોય તો અમને પરિણામ ના પામે પુસ્તક વાંચ્યાથી દાડો વરે નહીં પોતાની જાતે પ્રયોગ કરે તો દાડો વરે નહીં જી આત્મજ્ઞાની નો આશ્રયવાન થાય તો દાડો વરવાનો કોઈ સાધન જ નથી તે તૂટેલા હોવાથી બધા બહુ અહીંયા આસપાસના જ્ઞાની વાળા બધા બહુ ગુવા થઈ પણ મુક્ત પુરુષો વાળા જરા બુદ્ધિ ના હોય તો અને રોકડું આપ્યું હોય પાછા કે છે અહીં બેહો તમે બેહીને કે સાહેબ બે ત્રણ મહિનામાં નિકાલ થયો છે અમારો સગા કર્યા આપી ત્રણ મહિના ના થાય તો આપણે ઠીક બીજી દુકાને જવાનું તો એનો જ થયેલો નથી આપણે શું દારૂ કરે કરવાનું નિશાની કે છે કે મુક્ત પુરુષ પાસે જઈએ તો આવો નિવેડો આવે પણ મુક્ત પુરુષ નિશાની શું નિશાની જરૂર નહીં રોકડો અગત્ય આ બેંક કોનું નામ કહેવાય એંતો જોલો બોલાતો અજ્ઞાની કો મુક્તમાનને પૂછેતી કે ઓકે એટલે અજ્ઞાની માણસને સોધો હોય મુક્તપુરુષને તો એને જાવ કી છિનો તો જોઈએ ને અજ્ઞાની માણસને મુક્તપુરુષ જો સોધો હોય આય તો એ સોધવા માટે મુક્તપુરુષ ખોરવા માટે કે છિનો તો જોઈએ ને મુક્તપુરુષ ના તો એ જો ખબર પડે કે એટલે એનો બહુ બધો કરતાં અહીં આવી કે ગાલી થી ઉત્પદ આવું પસંદ કરતો નહીં જ્ઞાની એટલે એનો અર્થ એવો કે જ્ઞાની જ્ઞાની ને પસંદ કરે દોષ પહોંચવો પડે તો પરીક્ષા થાય દોષ પહોંચવો પડે રૂપિયા પેલા ખગડા તમે જોયેલા કલાક ત્રણ જોયેલા શું કરતા હતા એને ખગડા નહીં ખગડા હતા ખોટો જોવા માટે સાચું છે કે ખોટો છે માટે સાચું છે કે ખોટો બોલો છે એ જોવા માટે એવું આ જ્ઞાની પુરુષ બે ચકોડીઓ એટલે ખબર પડી જાય જ્ઞાની ખેર ના વળતું સંભાવ સંભાવ તો ચાલે નહીં એટલાથી ચાલે નહીં પડે મનાઈ લેવા પડે હો કરીને કે સાહેબ મારું મગજ ભાઈ રીતે ઝઘડો થયો છે મગજ બગડી ગયું છે તેથી આવું રહી ગયું કહીએ બરોબર ને લાવી દેવું પડ્યું ના બોલાય આવું ગમે તેવો હોય છે એના જયારે બાયડીઓ પસંદ કરતા નહીં એમ કે છે કે કેટલા આપણે એટલું કેવાનું કે આ બેંક છે બેંક હોય તો બેંકમાં આપણે ચેક ભરવો અને પેલો સિક્કો આપે એટલી ધીરજ પકડવી પડે કે એ ના પકડાય પકડાય પકડવી પડે હે પકડવી પડે નહીં તોય ધીરજ ના આવે તો કે ભાઈ શું ખાતી તમારી શું ખાતી બેંક ત્યાં લે તારો ચેક જા તો ખબર પડી એમ કે છે દાદા કે કેટલાક ને કેટલાક એવા મંદ કસાઈ હોય છે કે ગમે તેટલું તમે કરો તો એના કસાય આમ બહાર ના નીકળે જ્ઞાની પુરુષ ની પાછી બીજી કોઈ નિશાની હશે એમ પૂછવા મળે છે કે ભાઈ મોક્ષ મારે કઈ સંકિત થાય એવું કઈ છે ના થાય એવું મને બેહાય ના રાખે હું દુકાન સંકિત થી ખોરું છું એવું કહેવા માંગો ખરો જય વાંધો એ મેરેજ ના દે છે કઈ પણ એમ માલ કર્મ માલ હોય તે આપે કોણ છે હાથું ખોલવા વાળો કઈ છે હાથું ખોલવા તમારા બહાર આવી ગયા બધા દાદા કૃપાળુ દેવ નું આ વચન છે તે બરોબર છે કે મુમુક્ષુ તું થા તો મુમુક્ષુ ના મિત્રો મહાત્મા ને ઓળખી લેશે એ તો એ મુમુક્ષુ જી મુમુક્ષુ એ હોવું મુશ્કેલ મુમુક્ષુ ક્યાંથી લાવે મુમુક્ષુ તો હજારો એકાદ મળે હોય તો આગા જતા રજા તેવો એકાદ મુમુક્ષ થયો જી મુમુક્ષ એટલે મોક્ષ સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં આ તો ત્યાં કરતા ઘાસ જાત જાતિ ઈચ્છાઓ મોક્ષ સિવાય કોઈ ઈચ્છા નહીં એવો કોઈ માણસ કેટલા છે બહુ સોલી વિરલા વિરલા જવાલે વિરલા એ ઓછી જાય ખપી ખપી કહેવાય ખપી ખપી એ ઓછી તો દાદા એવો નિયમ ખરો સૃષ્ટિ ની અંદર કે કોઈની એવી ભાવના હોય કે મારે જ્ઞાની મારે જ્ઞાની શોધવા છે જ્ઞાની શોધવા છે તો એને મળી આવે ચોક્કસ જડે એની ભાવના ચોખ્યો તો એને મળી આવે ચોક્કસ જડે જો ચોક્કસ ચડે ભાવના કરતો કરતા બધી જ ચીજ મળે તાતી ભાવના હોય ભાવના જે જે ચાલશે ચાલે અને જ્ઞાની હોતા નથી વખત આ તો વિજ્ઞાન તો દસ લાખ વર્ષે આ પ્રગટ થાય કે ચિંતા ચિંતા વગરનો માણસ રહી શકે સાધુ સંધ્યા ચિંતા કરવી જ્ઞાનીઓ ચિંતા કરવી આ તો અસલ વિજ્ઞાન છે એટલે તમારે શું સિન્સિયર ચિંતા બધા છે કોઈ છે ચિંતા સંસારમાં રહેવા છે તો ચિંતા નહીં વકીલે સમજ પાડી જી કે બહુ કરનારા માણસ હોય ને એને પણ સીધા રસ્તે લઈ જાય છે ને જ્ઞાની પુરુષ તો એવા હોય ને કે જે ડખો કરનારા માણસ હોય તો તેને સીધા રસ્તા પર લાવી દે ને હા લાવે પણ લાવે છે ને પણ મારું કહેવાય એને સહ ચેતરીએ ડખો ના કરે એટલું સહ પાંચ આજ્ઞા પાડજો ને જેટલી પડાય પણ આ નક્કી પાડી જેવું નક્કી કરજો નિશ્ચય કરજો નક્કી પૂરી ના પડે સો ટકા ના પડાય એસી ટકા એસી ના પડે સાઠ ટકા પાડજો પ્રેક્ટિસ સો ટકા પાડવાનો પ્રયત્ન કરો મોને મો નુકસાન કરતા છે એવું જાણવાની હોવા છતાં પણ મો કેમ થાય છે લૌકિક દ્રષ્ટિએ આ મોહ નુકસાન મોહ નુકસાન કરે તે નુકસાનકારક છે એવું એ જાણે છે છતાં મોહ કેમ કરે છે એ જાણે છે તે મોહ છે અને કરે છે તે મોહ છે એ જાણે છે કઈ મોહ જાણનારે મોહ છે અને કરનારે મોહ છે મોહ સિવાય અન્ય વસ્તુ નથી પોતે જાણે છે કે આ મોહ છે તે મોહ મોહ ને જાણે છે મોહ મોહ ને જાણે હા મોહ જો મોહ મોહ ને ના જાણતો હોય તો મોહ છૂટે અહંકાર મોરી જાતો હોય તો મો છૂટે આપવાની વાત જ નહીં અહંકાર મોને જો જાણે તો મો છૂટે ઝેર ઝેર જાણે જાતી સાથી ઝેર લે રહી ખાય નહીં હા પીજે ખોણ ખોણ નાખી આપ્યું ખાઈ જાય છોકરો પણ મરી જવાથી હું જાણે તો ના લે શેનો મોહ થાય છે તમને મને તો મારી વાત નહીં બધું સમજણ સરળ જેવી વાત કરું મને કોઈ મોહ છે નહીં મને કોઈ મોહ છે નહીં આ તો હું તો સર્વ સામાન્ય વાત આજે આજે બોલે છે તે મોહ બોલે છે મોહ બોલે હા પોતે બોલતા ડાયા થાય એ જો પોતે બોલતા હોય તો ડાયા થઈ જાય તો આ મોહ બોલે તો દાદા મેં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય તો હું કહું કે આ મેં વસ્તુનો ત્યાગ કર્યો છે તો એ મારો એ મારો મોહ બોલે અમુક પ્રકારના મોહ ને સારા ગયા છે આ બીજું સારા મોહ ગયા છે ત્યાગ કરે એ મોહ સારો તો ઉધર જાય છે એ મોહ કરતા આ ત્યાગ કરે બહુ સારો સારો મોહ દાદા કોને કે અને બીજું કે આ મોહ પ્રશસ્ત મોહ અને અપ્રશસ્ત શબ્દ અહીં લખાય નહીં પ્રશસ્ત તો અહીંયા આગળ અજ્ઞાની માટે શબ્દ મુકાયો નથી કોઈ જગ્યાએ મુકાય પ્રશસ્ત તો સંકિતિ ઉપરના માણસો માટે વપરાય બીજા નીચેના નીચેના લોકો માટે પ્રશસ્ત શબ્દ જ ના હોય એને બોલાય નહીં બોલે પાપ લાગે એટલે દાદા આ પ્રશસ્ત શબ્દ ના વાપરવાનો શબ્દ વાપરવાનો અધિકાર હવે દાદા મોહ તે મોહ કોને કહેવાય નટુભાઈ પૂછે છે કે મોહ કોને કહેવાય કોણ કે છે નટુભાઈ મોહ આ જે મોહ છે તે મોહ કોને કહેવાય હું નટુભાઈ છું એ મોહ હું નટુભાઈ છું એ મોહ અને બાયલો થઈ તો બીજો મોહ બીજો મોહથી બોલે જ્યાં એક શેઠ હોય ત્યાં આગળ ગામના નગર શેઠ હોય અને વાહ વાહ થતી હોય પણ રાતે થોડી થોડી બાંધી લેતા હોય પણ એક ડબલ લઈ લીધી હા તો પછી કે હું થશે પ્રેસિડેન્ટ છું ઇન્ડિયાનો એટલે આપણે જોઈએ કે કોઈ બોલે છે અમલ ચડે આ ગો છે આ ગો અમલ એ જ મો હા આજુબાજુ ના જે મોહ વરા છે મદિરા પીઓ અનાદી ભૂલ આપકો ભરમતવાદી એમ શબ્દ કરી હું નટું બી એજ મોહ આ બાયલો ધડી એ બીજો મોહ ને મોહ કર્યા છે દાદા કેટલીક વખત એવું બને છે કે અમે ઘણું વાંચીને આવ્યા હોઈએ અમે આપણી પાસે ઘણું વાંચીને આવ્યા હોય ઘણા શાસ્ત્રો વાંચીને આવ્યા હોય હવે એવું બને છે કે આપણું કોઈ એક એવું વચન નીકળ્યું એટલે અમને પેલું વાંચેલું હોય તો યાદ આવે કે આ પેલા શાસ્ત્ર ની અંદર પણ આવું લખેલું છે તો દાદા એ એ રીતે કમ્પેર કરવું કે આપણું વચન સીધું લેવું નહીં કમ્પેર કમ્પેર કરતા આવડે નહીં જી કમ્પેર કરવું એ તો બહુ મોટી બુદ્ધિની જરૂરિયાત છે અધ્યાત્મમાં હા અધ્યાત્મ કમ્પેરિઝન ના થાય ના થાય બીજા બધામાં થાય સંસાર વ્યવહારમાં અભ્યાસ તમે પુસ્તક વાક્ય લાવ્યા હોય તમને વાક્ય ગ્રહણ કરતા ના આવડ્યું હોય વાક્ય ગ્રહણ કરવું કઈ એની વાત છે પણ દાદા જ્ઞાની ની પાસેથી જયારે એ વાણી નીકળતી હોય ત્યારે ગયા શાસ્ત્ર ની વાતે સરખાવાય નહીં શાસ્ત્ર ની જ્ઞાની પોતે જ શાસ્ત્ર જ્ઞાની પોતે હા શાસ્ત્ર માં ભૂલ થવાનો સંભવ ખરો એટલે જ્ઞાની ના વાક્યો એ શાસ્ત્રો છે શાસ્ત્ર ના આધારે જ્ઞાની ના બાપો નહી તો મપાઈ જશો નહીં તો મપાઈ જશો Thank કોઈ રોજ ના કરો કરી પર આ બધું કે છે શાસ્ત્ર એમાં કશું થાય એવું છે કોઈ નથી આખો દાડો ક્રોધ લોભ એ જ કર્યા સ્થિર થઈ ગયું છે કે સાધુ સ્થિર કરી શકે એ લખાયા કરે કાળ નથી એડજસ્ટ શું થયું એટલે અત્યારે એડજસ્ટ થાય એવું એવું જ્ઞાન હોય કાલનો પ્રભાવ તો પડે ને કાલનો પ્રભાવ જ્ઞાની એ પ્રત્યક્ષ જોઈએ અને વાણી એ પ્રત્યક્ષ જોઈએ પરોક્ષ વાણી ના ચાલે બધું પ્રત્યક્ષ જ જોઈએ કારણ કાળને અનુસરીને હોય કાળને અનુસરી તીર્થોકરોની વાત તો બહુ ઊંચી છે પણ એ પૂરે પરિવાર હતા આઈ ના હોય અહીંયા તો દીત કે રિવાત એક વાકે તૈયાર આમાતી મને ફેર ઉસ્તગન એક વાકે કે ની કરે ના કે તક દેખ આ તો બાકના દીત કેનાા ছাত্র કોએ 12 વર્ષ દુકાળમાં એટલે આધારી મારા જોઈ લખ્યા હતા તેથી ડકલાઈ ગયું જ્ઞાન જેવી વસ્તુ જ નહીં રહી અમારી ભૂલ કરતા આવડે પોતાની ભૂલ ભાગે નહીં એ નામ જ્ઞાન ના કહેવાય જ્ઞાન કરો નામ કહેવાય પોતાની ભૂલ ભાગે એમ નામ જ્ઞાન તો બીજાની ભૂલ કરતા આવડે એવું જ્ઞાન એમને થયું શું થયું બીજાની ભૂલ કરતા લોકો આવડે બીજાની ભૂલો શોધે છે ને માણસ બીજાની ભૂલો શોધે છે ને માણસ ગફાળગોળ શું કોઈ માર્ગ જ સ્થિર છે આચાર્યોને કોઈ ના દેખાય એક બે ના દેખાય ઠીક દેખાય નું બહુનું સામ્રાજ્ય હોય થી ભરેલા હું આચાર્ય છું હું સૂર્ય છું એનો મોહ જવા આચાર્ય નો હોય ખરો સૂર્ય નો ના હોય ગણો એટલે તમે બહુ પ્રમાણ બતાવો છો બીજું બીજું કશું નથી નિંદા કરવા જેવું નથી પણ આ આવું જ છે એટલે મેં કહ્યું કે મેં મહારાજ તારકાથી સાધુ મહારાજ અમદાવાદમાં એટલે બહેનો એ કહ્યું કે આ તો જ્ઞાની આવ્યા છે એટલે કાય મારા પાઠ પર બેઠા લીધે રહી ગયા હા જ્ઞાનીની હાજરી બહાર નખતા એટલે મેં એમને કહ્યું આ ચોર અત્યારે પચીસોડા ચાલે છે અને લોકો વાંધવા આવે છે તો ઉપર બેસી જાવ ખોટું દેખાય આવે જાતિ નીચે બેસી ગયા છે મારા સમજણ છે નાની નીચે બેસી મારા ઉપર બેહાય છે મારા ઉપર સમય ઓળખવો પડે આ લોકો વાંચતા હોય તેમને મને શંકા પડી જાય અને જ્ઞાની પુરુષને વાંધો ના હોય કોઈ જાય તમે આ કહ્યું ને વિનય બતાડ્યો ને આ વિનય તમને મોક્ષે લઈ આ વિનય મોક્ષે લઈ જશે ફરી સભામાં તમે વિનય બતાડ્યો એ વિનય તમને મોક્ષે લઈ પછી મને કે છે કેપ ઉતરે છે કે શાસ્ત્રો બહુ ભણ્યા નિવેર ક્યાં ભણ્યા જી શાસ્ત્રો બધા ભણ્યો કે છે કેબ ઉતરે છે ચડે છે કેબ તો બહુ વધ્યો છે તો પહેવા નહીં છે તો તો ડિસ્કેપી પહેવા છે કોણ પહેવા જશે કેબ ઉતરી ગયો તો જવાય કેબ ઉતરી ગયો તો જઈ શકાય જ્ઞાન આ બધું નકામું કર્યું ત્યાં કે ત્યાં ક્રિયા કરું છું બધી જાતની ક્રિયાકાંડ કરું છું હું ક્રિયા મહાવીરની કરેલી ન હોય મહાવીરની કહેલી એક ક્રિયા કરતા જ નથી મહાવીરની કહેલી ક્રિયા અને રીત પોતાની રીત પોતાની કોની રીતે કરે છે પોતાની રીતે તે રોગ પેશ છે ના કરી હું આ કેટલો લેશ સારી રીતે ના કરીશ હું રીત દેખાડું તે રીતે ક્રિયા હોય રીત પોતાની હોય એ કે છે કે મને દાખલો હોય કે ક એટલે સમજણ પડે કે મહાવીરની ક્રિયા હોય અને રીત પેલા પોતાની હોય રીત પોતાની પોતાની સમજણ બધું કયા એને સ્વચ્છંદ કેવાય શું કેવાય સ્વચ્છંદ કોકને પૂછ્યો ખરો જ્ઞાની પુરુષ માણસ ને કોઈ ત્યાં પૂછ કે હું કેવી રીતે કરું આ ક્રિયા નહીં તો અધોગતિમાં જશો સાધુ પણ લીધા પછી કટાય સહિત પ્રવૃડા ના કરાય પ્રવૃડા કરે તો નર ગતિ નું આધાર કટાય સહિત પ્રવૃડા કરવી નર ગતિ આપણે પોપો બનવા દે છે તમને શું લાગે કે કોઈ જીવ માને માને છે ગુણવત્તા એટલી છે કે કોઈ જીવ પણ માનવા ત્યાં નથી પણ દાદા એવું બને છે કે કૃપાળદેવ ના આત્મસિદ્ધિ બોલતી વખતે ગાથાઓ આવે છે કે તું સ્વચ્છ ના કરીશ તું સ્વચ્છ ના કરીશ એટલે ગાથાઓ સમજાવનાર એમ સમજાવે છે કે જો સ્વચ્છ ના કરશો શ્વસન ના કરશો પણ પાછો પોતે તો શ્વસન માં જ હોય ના એ બોલે છે એ શ્વસન છે હા આટલું બધું ભાન સી રીતે માણસ જાગૃતિ આટલી બધી સી રીતે તારે આ બહુ સરસ બતાવો કે હું કઈ જાણતો નથી ડખો નહીં કરો જાણતો તમે ડાયરેક્ટ ના હોત કે ડાયરેક્ટ એટલે બહુ મતલબ મોડું નિરાશ થઈ જાય કઈ જાણ કઈ મુખ્ય વસ્તુ છે અને તે ઘડો ખાલી દેવાય તો હું રેડું પણ તું કોઈ મારો ઘડો ભરેલો છે આ શેઠ ક્યાંક મારો ઘડો ભરેલો છે હું કેમ કરી રેડું રેડો તો બહાર પડી જવાનું છે એટલે વસ્તુ સમજવાની જરૂર છે મોહ જ ચાલી રહ્યો મોહ મોહ કાઢવા માટે મોહ મોહ સર્વ મોહની શરૂઆત કરી છે વધારે ખરીદી ચાલે મોહનું સત્વ લીધું એ દરમિયાન મોહ વેચી દેવું છું એક બાજુ ખરીદ ચાલી રહી છે ખરીદ ચાલી રહી છે આ થી ખબર પડે આમાં એ તમે કહ્યું ને પેલો કહે ભાઈ સત્સંગ ના કરતો એ જ સત્સંગ કરી રહ્યો એ અત્યારે બોલે છે તે જ સત્સંગ છે કોઈને અધિકાર નથી આવું બોલવાનો આવું બોલવાનો કોઈને અધિકાર નથી એ જ્ઞાની પુરુષ જ બોલી છે કે જેના પ્રસન્ન ના હોય તે રક્ષણ ના હોય જેનો કોઈ ઉપરી ના હોય એ જ્ઞાની પુરુષ ઉપરી ઉપરી વાળો ભૂલ હોય ત્યારે ઉપરી હોય જ જે ભૂલ વાળો તે માણસ તેને ઉપરી હોય જ નિયમથી હોય અનુભવ છે કે સાહસિક આપવું વૈજ્ઞાનિક વાત છે વિજ્ઞાન ની વાત છે આ વાત વિજ્ઞાન ની છે કેવા વૈજ્ઞાનિક કપાવ દેવું એક જ શબ્દમાં બધું બધું દૂરધણી કરી નાખ્યું રોકે જીવ સચે જતો પામે અવશ્ય સાધુ સંજય આચાર્ય બધા બોલે છે પણ એ તો કોને આ ન્યાય ન્યાયથી કે જુદો હોય મારા તમે પૂછ્યું સાહેબ કોઈ વાપુસર થયું છે આ ભગવાન મારે કહ્યું છે કે મારી પતિ બધું વંશ પતિ માં કેટલા બેઠા જણ કે દસ ટકા પાંચ ટકા ત્યાં ભગવાને કહ્યું કે નો અપવાદ શું કે છે હવે એમને સાધુ આપણે કહીએ છીએ મારા આચાર્ય મહારાજ મને પૂછે ત્યારે મારે કેવું પડે છે ભગવાન પછી મેં કહ્યું ભગવાને તે ભગવાનનો વાત